એવું બધું પોતાને ખબર પડતી હોય તો એ ચિત્ત છે એ ક્યાં ચિત્ર રહેલું પ્રજ્ઞા છે નહીં નહીં પ્રજ્ઞા તો આ ફોટોગ્રાફી જ્ઞાની પુરુષનું નિધિ વ્યસન દેખાડે એક્ઝેક્ટલી તો પછી ચિત્ત ક્યાં હોય છે આમાં શુદ્ધ ચિત્ત હોય ચિત્તનું કામ જ ના રહ્યું ચિત્તનું કામ જ ના રહ્યું શુદ્ધ ચિત્ત તો આત્મા થઈ ગયો આત્મા બળી ગયો નિધિ વ્યાસન ને જોનારું કોણ નિધિ વ્યાસન એ પ્રજ્ઞા એ પોતે જ જુએ પોતે જ ધારણ કરે પોતે જ બધું એની જ બધી ક્રિયાઓ બધું દેખાય અશુચિત શુદ્ધની વાત ના દેખી શકે એટલે ચિત્ત શુદ્ધ થયું એટલે આત્મા છે આત્મા મરી ગયા રહ્યું પણ કોઈ પ્રજ્ઞા શક્તિ બચ્ચા દખલ હોય તો પછી શુદ્ધ ચિત્તે બગડતું જાય પછી શુદ્ધ ચિત્તનારું હોય ને તે પછી બગડતું જાય ક્યાં દખલ કરાય એનું કંઈક કારખાના ના હોય કઈ રિપેર કરાવીએ અને પ્રજ્ઞા શક્તિ રિપેર કરવી ના પડે જે ના હોય તેને મુખ્ય રિપેર કરાવજે એ શું કહ્યું હે જે ના હોય તેને મૂકીએ એટલે રિપેર કરાવવું પડે આપણે નથી ત્યારે તો રિપેર કરાવવું પડે એ વસ્તુ એ થયા તો રિપેર કરવું પડે બગડી તારે ઠીક હોય તો એટલી વધારે જરૂર જ નથી કોઈ ચીજની વચ્ચે જરૂર નથી બધી જ ક્રિયા કરી આ શુદ્ધ ચિત્ત થાય ત્યારે પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે ને શુદ્ધ ચિત્ત થાય ત્યારે પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે શુદ્ધ ચિત્ત એ શુદ્ધ રૂપ આત્મા બધા ભેગા થઈને બેહાડે દાદુ જ્ઞાની પુરુષ નું રહે એને પ્રજ્ઞા કહી આપે તો જેટલું નિધિ વ્યસન વધારે રહે એટલું ચિત્ત શુદ્ધ થાય એવું પણ પાછું થઈ ગયેલું મૂળથી થઈ ગઈ છે સંપૂર્ણ તો પેલું અશુદ્ધ ચિત્ત હજુ હોય એનું શું થાય અશુદ્ધ ચિત્ત સંસારી કાર્ય બધું કરી દે મન બુદ્ધિ ચિત્ત ના બરાબર શુદ્ધ ચિત્તમાં દખલ થાય ને બધા શુદ્ધ દખલ થાય છે દખલ થાય ત્રીજું માણસ દખલ થાય દખલ થાય છે કારણ જો પ્રજ્ઞાનું પોતાનું સ્વતંત્ર ડિપાર્ટમેન્ટ હોય તો પ્રજ્ઞા બધાને ઉત્પન્ન થઈ છે છતાં બધા મહાત્માઓને ઉત્પન્ન થઈ છે છતાં પેલું ના આપણા મહાત્માઓને જ્ઞાન પછી બધા સરખું ના સરખું ના ઉત્પન્ન એવું બધા ગજા પ્રમાણે થાય પછી એ પ્રમાણે આજ્ઞા પડાય શું એટલે ગજા પ્રમાણે એવું કેમ એનો નિશ્ચય બળ એ બધું હોવું જોઈએ જુદું જુદું ના હોય દરેકનું એ વાંચું છું કે આ ધારણ શક્તિ પ્રજ્ઞાની છે શુદ્ધ ચિત્ત તો બધાને થઈ ગયું સંપૂર્ણ એવું કહો છો શુદ્ધ ચિત્ત બધાને સંપૂર્ણ શુદ્ધ ચિત્ત પ્રાપ્ત થઈ ગયું થાય તો જો સંપૂર્ણ શુદ્ધ ચિત્ત થાય તો એટલી પ્રજ્ઞા ઉત્પન્ન થાય ને ઇક્વિવેલન્ટ શુદ્ધ ચિત્ત સંપૂર્ણ શુદ્ધ થયું તો એટલી પ્રજ્ઞા ઉત્પન્ન એ તો આત્મા શુદ્ધ થઈ ગયો એટલે પ્રજ્ઞા ઉત્પન્ન થાય જ્ઞાન આપીએ એટલે પ્રજ્ઞા ઉત્પન્ન થાય પછી એની શક્તિ એની પાછી એનો જે આ પાડવાની જ એમાં જેટલી એ ભાગેડ હોય એટલું એને જાય એ ના સમજાય નહીં નહીં એની એની શક્તિ કહ્યું ને એ ના સમજાયું કોની શક્તિ એમ એની શક્તિ કહ્યું એની શક્તિ હોય એ પ્રમાણે આજ્ઞા પાડે તો કે એની શક્તિ એટલે કોની શક્તિ પ્રજ્ઞા શક્તિ નહીં બધી એટલે જેટલી આજ્ઞા પાડે એટલું પાછું પેલી વધતી જાય ખીલતી જાય એ નિશ્ચય બરોબર હોય બધું આમાં નિશ્ચય બળ પણ પ્રજ્ઞાનો છે બધું મને પોતાનું પોતે એટલે નિશ્ચય પોતે જ કરે પછી પોતે જ બળવાન થાય એવું એ ના સમજાય પેલું અસીર ચિંતા પર જોર કરે એટલે ને નિશ્ચય બળ બંધ થઈ જાય બરાબર અસીર ચિંત માન ને જોર કરે તો બંધ થઈ જાય આ પ્રમાણે તેનું ઓછું ત્યારે પેલું વધારે મજબૂત થાય ડખો કરે ને બધું અત્યારે આપણે ભણી એ કામ કરીને બેઠા હતા ત્યારમાં પણ બાર મુસલમાનો હો હો કરે તો એ બધું આ બાર હો થાય ને તેને વધારે હો તેનું ના ઠેકાણું થાય શું કહ્યું એ બહુ કરેક્ટ છે એ બહુ કરેક્ટ છે વસ્તુ બહારનું હો હો ઓછું થાય અમાર હો ને કે છે બંધ તમારે બહાર રેમલા હો હો કરતા હોય તોય કશું નથી ના પણ હો અમાર છે ને હો હો હોય જ નહીં જો તમને ત્રણ જણનો હો હો થતો એ <laughs> મને કરે છે મને અડધે અડે નહીં ને હું એવી રીતે બેહું નહીં બહાર બેહું નહીં મને શોખ નથી એવો તમને શોખ હોય છે બહાર કેવા સરકી જાવ છો તમે તમે રૂમમાં સિફતથી સરકી જાવ છો કરી જાઉં છું બેઠેલો તો બહાર નીકળતો તો તમને તમને લાગે છે બહાર નીકળ્યા છે વખત પડછાયો દીધો હોય તો ખરેખર એવું નહીં કોણ આવે છે ને તમારે સવારમાં પાંચ વાગે પાંચ વાગ્યા રોજ આવવાના કાયમનું કાયમનું કોક વખત ના આવ્યા હોય તાર પાછા બોલી આવીએ આવે પણ પેલા અમેરિકા વર્ગસ મારતો આવે કોણ જાય છે કોણ જાય છે લોકોને અનુભવ થાય છે અહીંથી જાય છે કે નહીં ખબર નહીં પણ એમને લાગે છે એ શું છે એટલી બધી શક્તિ છે જબરદસ્ત શક્તિ એ કોની અહીંથી એટલે આપના તરફથી પ્રજ્ઞા શક્તિ કામ કરી મારા તરફથી એમને જે અનુભવ થાય છે કે દાદા અહીં આવ્યા એ આપની પ્રજ્ઞા શક્તિ નું છે કે એમની પ્રજ્ઞા શક્તિ નું આ પ્રજ્ઞા શક્તિ છે તેમાંથી જે જનાર છે એની પ્રજ્ઞા શક્તિ જનાર એટલે એટલે એમને એમને તો જે આવે છે એની પ્રજ્ઞા શક્તિ એમને ત્યાં ના ના આજે એટલે મૂળ મૂળ એમ પોતે જ એવી એવી કલ્પના કરે છે અથવા એમને એવું ભાસે છે એમનું પોતાનું થયું ને એ એમનું પોતાનું થયું ને આપને તો ખબર આપને કહ્યું ત્યારે ખબર પડી કે આ ત્યાં ગયેલા એ તો એને ભાવ ભેગું થઈ જાય હા એ શક્તિને વાર નહીં કરતી ભગવાન ભાવ શક્તિ પહોંચી જાય અહીંથી અમેરિકા હું પહોંચે એટલે આ જે શક્તિ છે આપની પ્રજ્ઞા શક્તિ એ તો વિતરાક ભાવે છે જે ભાવ કરે એની પાસે ખેંચી જાય જેનો ભાવ મજબૂત હોય ત્યાં ખેંચે આપને ખબર પડે ખેંચાઈ છે આપને ખબર પડે ખેંચાયું છે તું શું તાર ધ્યાન રાખ્યું ધ્યાન રાખો ના એટલે ખબર પડી જાય ધ્યાન ના રાખો આમ ઝડકે નહીં આપણે જ્ઞાનમાં ઝડકે નહીં ઝડકે પર ધ્યાન રાખે તો ને પરસ્પર ધ્યાન રાખો કેટલા જણ આપી લે બહુ ક્યારે ધ્યાન રાખે વિચાર પાર તમારો તે ઇન્ટરેસ્ટ પડી જાય ઉતરે તે પડી જાય ધ્યાન રાખો તો ઇન્ટરેસ્ટ પડે આપણે થીલો જોઈએ જરૂર થીલો જોઈએ આ છૂટે રહી હતી વાતમાં આવે ને તો નિવેડો આવે નિવેડો આવે પાંચ આજ્ઞા અને આત્મા બસ એ વાતમાં આવે તો નિવેડો આવે હા આપણે આત્મા છીએ શુદ્ધાત્મા છીએ પાંચ આજ્ઞા પાડવા છે રક્ષણ માટે બસ એટલું આ નિવેડવા આવી જવાનું એ તો બીજું અમે ઊંડા ઉતરીએ ને આજ્ઞા તો ઓટોમેટિક ચાલે દાદા આત્મા તો આત્મરાય હા કયું જોઈ ખરું સંકટ સમયે હોકત ખેંચી એ મારા ભગવાન મારા દાદા દાદરા પર ગયા પગત તલાસ ચડાતું હતું એટલે બહુ ઝીણું ના આવું બરાબર ઝીણું ઉતરવાથી પછી એમાં ઘૂંસાઈ રહે બધું અને પેલું કામ રહી જાય બધું શું આજ્ઞા પાવી એ મુખ્યમાં શું કાચું રહે છે જોવાય આપણે જાડું જાડું અજમત કરીએ સારી દાડા તાળી વખત કરીએ મજા શું આવે રેજરે ખખડે નહીં એવા લોન ના થાય ને કઈ દાડા ત્રણ વખત રેજર ખખડે તારા હું જોઈ રાખે થઈ જાડું હોય કેવા દોઢ જાય હતા કે ત્રણ વખતે આ દુનિયામાં છે રૂપાળો દેખાવા માટે રૂપાળો દેખાવા માટે રૂપાળો દેખાવા કઈ છે ને પ્રયત્ન છે ને આજે દેખાય છે રાજ્યમાં થતી હોય નથી રાજ્યમાં થતી હોય નથી મેરેજ થતી નથી વેપાર જ છે આ તો આત્માનું કહેવાય એનો એમાં નહીં મોક્ષે જવાનો પેલું નિકાલી બાબત નિકાલ કરી ના કરે લીધા દિયા કરી ઊંચું મૂકી આગળ જવું ત્યારે આગળ થાય મોટા પર ડાક્ટર પણ તો જવાની શક્તિ ના હોય શીખી દે જાય અમારા માટે તો માદા પડવું એ પણ અમારા માટે પુણ્ય જ છે બહુ બધા મોદા પડતી વખત હાજર થયું છે અરે મોદા પડતી વખતે તો બહુ દાદા બીજું કશું હોતું નહીં ના બરાબર ના કશું આ બધી હાજો થયો એટલે બરાબર પણ ત્યાં એકમાં રહેતો હોય તો એકમાં રહેવાય તે વખતે વિટામિન છે ને અને વિટામિન જાણ કશું જોડે લઈ જવાનું ના હોય એ તો દાદા મોઢા પડેલા ને આ ચીમનભાઈ તે વખતે તે ભગવાન સિમંદર સ્વામી ના ક્ષેત્ર ફર ફરી આવેલા હું શું છું એ પ્રતિ રહેશે હું શું છું આત્મા છું એ જાણે ખરા પણ પ્રતિની બેસે નહીં આ છે કે આ છે કે આ છે કે આ છે કલ્પના આ તો નિર્વિકલ્પ કહેવાય શું આ જો હાથી આગળ તમને નિરંતર આ પાંચ વાક્ય નિરંતર સમાધિ સંસાર બહુ સરસ ચાલે ધંધા રોજગાર બધું સરસ ચાલે વ્યવસ્થિત થોડું સમજાયું તમારે વ્યવસ્થિત ચાદા આપી ને આપી આપી નાવાનું પાણી ની ડોલ બોલ બધું આપી એમને હવે વાગ્યું છે ને એટલે એમનું પણ બધું કામ એ કરી લે છે હા બરાબર એટલે વ્યવસ્થિત શક્તિ અંદર પ્રેરણા કરે છે કરે છે એટલે પાંચ આજ્ઞામાં જવું છે પાંચ આજ્ઞાથી અહીં જ મોક્ષ વર્તે સંસ્થાનો દુઃખનો દુઃખનો દુઃખનો અભાવ રહે એનું નામ શું કહ્યું દુઃખનો અભાવ રહે બિલકુલ દુઃખ અડે નહીં ક્રોધ માન મને લોભ રાગ દેશ કોઈ ગારો ભળે મારે તો એ દુઃખ અડે નહીં આપણને એટલું બધું સેફ સાઈડ છે આ વિજ્ઞાન છે આ તો મનમાં ઠંડક રહે છે મનમાં ઠંડક રહે છે અરે એવી ઠંડક રહે હજુ તો સમાધિ નિરંતર છે બેન ને કે જે મને નિરાકુરતા નો અનુભવ થાય છે કે નિરાકુરતા એ જ આત્મા નિરાકુરતા ભાવ નો આનંદ તે જ આત્મા આ વ્યાકુળ વ્યાકુળ જગત આકુળ વ્યાકુળ આકુળ વ્યાકુળ આકુળ વ્યાકુળ નિરાકુરતા પદ એ સિદ્ધ પદ નું એ વનસ એક અસ્મત ભાગ છે ભાઈ ભાઈ બધું જતું રહે ભાઈ ભાઈ ખુશ લાગે કોઈ જાતના ભાઈ લાગે આમ થઈ જશે તેમ થઈ જશે ઘરમાં ઉપાધિ છે પણ ઉપાધિ લાગતી નથી આ હાથ ભાગ્યો છે હાથ ભાગ્યો છે તો ઘરમાં બધી જરા અડચણ આવે ને કામકાજ ની ઉપાધિ રહે પણ કશું લાગે પોતાના આત્મા છે સાચવવું એ આપણો ધર્મ છે લાખો ઉપાય લાખો અવતારે આ જ્ઞાન પ્રગટ નથી એટલે થયું તો સાક્ષી કોઈ પણ ઉપાય થયું લાખ વર્ષે ના થાય લાખ વર્ષે થાય અનંત સાધુ ફળો કરે પણ દ્રષ્ટિ બદલાય નહીં દ્રષ્ટિ કોઈ બદલી શકે નહીં પેલા દરેક વાતો અજંપો બહુ રહેતો હતો હવે નથી રહેતો અજંપો પેલા દરેક વાત તો અજંપો બહુ રહેતો હતો હવે અજંપો નથી અજંપો બધે કશું ના રહે કશું જ રહે નહીં આવે હજુ જેમ જેમ આજ્ઞામાં થશો રિલેટિવ રિયલ ઓફિસ બેઠા બેઠા રિલેટિવ રિયલ જોયા કરી કામ ના હોય બરાબર પેલા ઓફિસમાં હતું કે બાર કલાક ઘૂંટે ઘૂંટે થતું છ કલાક પતી જાય નિવેડો જલ્દી આવી જાય કારણ છતાં જાગૃતિ હતી જાગૃતિ બધામાં ફળ આપે તમે જુદાન તમારે પછી બહુ એ થયા ડિસ્કશન આમ ખભો હું છું ને છૂટા કરતા ધણી કઈ યારી ના આપે તો આપણે યારી આપીએ ધણી હારા હોય તો યારી ના આપે એ તો આપણે યારી આપીએ જય સત્ય મનમાં ઉદ્વેગ નથી આનંદ ના હોત તો તકલીફ ડબલ સાથ આ આનંદમાં છે તકલીફ આવી છે કારણ કે તકલીફ આવી એ સહયોગ છે તે વિયોગી છે કેવા છે આપણે એને કાઢી નહીં મળવું પડે મેરેજ જતા એટલે આપણે ધીરજ રાખવાની જરૂર કાઢી મને ગુનો ઉભો થાય પણ દાવા મળે ક્ષમતા ખૂબ રહે છે દાદા ખૂબ ક્ષમતા રહે છે એ તો આવે આજે આ પવન નથી પવન વાગ્યો ધડ ધડા ઉડાડે ને હા વાવાઝોડું જેવું બંધન આવું નથી આજ રહી વાવાઝોડું પસાર થઈ જશે આપણે રહેવાનું સેફ થાય હા બદલી થવાય ડિગ્રી કરવા માંગે છે સાહેબ એટલે બધાને આવે વાવાઝોડું વ્યવસ્થિત મોકલે બીજું કોણ વાવાઝોડું આખા મુંબઈ ઉપર હોય કેટલાય માણસ વાવાઝોડું આવી છે કંઈ પૂછે તમે પૂછો છો આ બધા લોકો કંટાઈ ગયું ત્યાં અમે જોયું નથી અહીંયા આવી નથી મળતો એવું બધું હતું અપવાદ છોડી જાય બધું કરીને બધું વાવાઝોડે મુંબઈમાં બધાનો ના સ્પર્શે કોઈને અમુક જાતનું સ્પર્શે કોઈને આખું મકાન ઉડાડી બધા રાખે કોઈની હાદડીઓ પડી જાય નામ ના રહે બધું કામ કરી રહ્યું છે વાવાઝોડું આવે તેથી ભાવ રાખવાનું નથી વાવાઝોડું સ્પર્શે નહીં આપણે એ રીતે આપણે નિયમ રહેવા જોઈએ આ તો આવા જ કરવાનું વાવાઝોડું સામાન્ય ભાવે આપણું સ્પર્શે નહીં એ રીતે રહેવું બધું વ્યવસ્થિત મોકલે આપણે ધીરજ રાખવાની કે સમજા રાખવાની એટલે આપણે ધીરજ રાખવાની ક્ષમતા રાખવાની બીજું શું આપણે છે નિકાલ કરવાનો ફાઇલ કહેવાય નિકાલ કરવાનો અને જેટલા છે હિસાબમાં તેટલા જ આવશે બીજા નહીં આવે આ તો વૈજ્ઞાનિકો આ ઓછી ગપુ છે બ્રાહ્મણ કેવડે છે એવું વૈજ્ઞાન તો કોઈ દખલે ના ચાલે ભગવાન ની દખલ ના ચાલે વૈજ્ઞાનિક ભગવાન કેમ દખલ તો ભગવાન દખલ વાળો ભગવાન ભય છે હંમેશા કોઈ ફેરફાર નહીં થાય આ વાક્ય હોય પાંચ પાંચ આજ્ઞાઓ આખા જગત નું તારણ છે અર્થ રૂપે છે શું છે આખા જગત નું છે અને આ વિજ્ઞાન એવું છે કે બધા જ્ઞાન બુદ્ધિને ગોઠે આ એકલું જ વિજ્ઞાન બુદ્ધિને ગોઠે એવું નથી આખા જગત જગતની બુદ્ધિ રહી ગયો આ વિજ્ઞાન એમ ફેંકી દેશે બુદ્ધિ બુદ્ધિ ગોઠતું નથી વિજ્ઞાન બુદ્ધિ તો ભલું ભલું તોડી નાખે શું કહ્યું ભગવાન ભગવાનના સંવાદ ને તોડી નાખે એમનો બુદ્ધિ કે પણ આ વિજ્ઞાન વાંચતું નથી મારા પાસે ભલ ભલા બુદ્ધિ છે કોઈ તો વાંચતું નથી આ વિજ્ઞાન હળવાત નહીં કશું એ બુદ્ધિથી કશું ના મળે ને શુદ્ધિથી મળે ને બુદ્ધિથી કશું ના મળે શુદ્ધિથી મળે ને બુદ્ધિ સંસાર તો ચાલે બહુ સુંદર ચાલે તો સંસાર માર્ગદર્શન આપે એ ના હોય તો માર્ગદર્શન કાપી પડી જાય બે બે ધાર છે આ ચપ્પુ હોય ને એક જ ધાર પણ બુદ્ધિ બે ધાર માર્ગદર્શન આપવા તે થાય અને માર્ગ ભૂતવાય તૈયાર થાય શું કહ્યું એવું ગૂંચે કે બધા પીડ નહીં અને માર્ગ ખુલ્લો સંસારમાં હારી છે અને મોક્ષે ના જવા દે એમના બુદ્ધિ અરે પણ મોક્ષે ના જવા સંસારમાં જરૂરી ને સંસારમાં જરૂરી ને પણ પણ સંસારમાં જરૂરી ને ચોક્કસ બુદ્ધિ જુએ શું આખો દાડો બસમાં બેસતી વખતે પ્રોફિટ લોસ જોઈએ ગાડી બેસતી વખતે પ્રોફિટ લોસ જોઈએ વેપારમાં પ્રોફિટ લોસ જોઈએ બુદ્ધિ એવું કરે છે કોમ્પ્યુટર લોસ છે બુદ્ધિ કઈ નાથ કઈ વણિક આ બુદ્ધિ છે બુદ્ધિ એ કઈ નાથની વણિક હા વણિક વણિક ઠીક ઠીક દેવ બાજુ ગૂંથી સારું મંદિર પૂછે છે કે આત્મજ્ઞાન થયા પછી મંદિર પૂછે છે આત્મજ્ઞાન થયા પછી સારા ખરાબ પાપ થી પર થવાનું હોય એ રીતે બ્રહ્મચર્ય એ રીતે જે બ્રહ્મચર્ય થી પણ પર ચલાય છે હે બ્રહ્મચર્ય અબ્રહ્મચર્ય થી પણ પર થવાય ને એમ કે છે પાપ પુણ્ય થી પર થવાનું છે એ રીતે બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય પણ થવાય ને તો બ્રહ્મચર્ય ખરાબ કેમ ગણાય છે ખરાબ સંસ્થાની દ્રષ્ટિએ ખરાબ દેખાય એને અહીં ખરાબ ના આવે અમારું વિજ્ઞાન ના પાડે આ ખરાબ છે અને બ્રહ્મચર્ય સારું છે એ તો બુદ્ધિનો ગુણ છે શું છે અમારા વિજ્ઞાનમાં નથી એટલે ખરાબ ચેતોથી એની પર દ્વેષ થાય અને આ તો વિતરાગી જ્ઞાન છે તેવું સારું કે રાગ થાય અને નિકાલી કે તો રાગે એને દ્વેષે શું કહ્યું શું કહ્યું મેં નિકાલી કહીએ તો રાગે નહીં અને દ્વેષે નિકાલી બાબત છે નો રાગ નો દ્વેષ પ્રાથમિક આય આભ્રમતેન વાત કરી તેમ આભ્રમતેનો ઉદ્દેશ્ય પાદો ટીકાભ્રમતેરે કરવા દેવું છે ને તેમ ભ્રમતેરેનો ઉદ્દેશ્ય પાદો સંસેનો ઉદ્દેશ્ય બસ ત્રિયો આક્ષુ થાય ઉતેયન દુઃખ થાય એટલે વીય પુત્રામાં વીની એક છે પ્રશ્ન પ્લસ એક છે બરાબર છે બરાબર પછી આ બીજું કઈ થાય કે વધારે આવે વધારે એમાંથી શાંતિ તો થવાની કોઈ જાડા પૈસા વધારે આવે એટલે વધારે ઈચ્છા થાય પાછી વધારે આવે એમાંથી શાંતિ ના થાય નવરો પડે જ નહીં નિરાંતે સારું જોઈ છે એનો આવું ઓપરેશન કરાયેલું નહીં ને આપણે એવું ઓપરેશન કરી આવીશું અને ભગવાન દેખાડીશું પછી ભગવાન આવ્યા પછી તમારે વાંધો નહીં આવે પછી શાંતિ રહે આખો દાડો અને પૈસા છે પછી વાપરવા રાખો બંધ કપાવવાનું બંધ કરો પછી આવા છે વાપરો આ તો પ્રાપ્ત ને ભોગવતો નથી ને અપ્રાપ્ત ચિંતા કર્યા કરે જે આવ્યું તે મૂકી બેંકમાં અને પાછું આગળ લેવા ભોગવતો ખેર કેવી સરસ કેરી આવે છે તે લેવા જવા નવરાશ ને જાતે નોકરી તુડિયા ને તુડિયા ને એટલે કેવી લાગે છે એને ભોગવાતું નથી અને આગળ દોડ દોડ દોડ કોના સારું પાછું જોડે લઈ જવાતું નથી જોડે લઈ જવા સીધીમાં બેસી રહ્યા છે કોઈ જોડે લઈ જવાનું નથી એવું છે તમારા લોકોએ કઈ કરાર કર્યો છે ભગવાન જોડે નહીં પણ એક સાધન છે જેથી બધા જે અમારા કારોબારને અંદરમાં માણસો એટલા બધા એ લોકોને રોજગાર મળે છે એ સર થાય આરામ ને બદલે ચિંતા વધારે થાય નહીં આરામ જ ચિંતાનું સંગ્રહ સ્થાન આરામથી હું તમને કરી આપીશ આરામ ના રહે એવી કરી આપીશ આરામ જ ના રહે આરામ જ નહીં પછી શું ફાયદો આરામ જ ના રહે તો પછી ના આરામ પુષ્કર અને કાર્ય બહુ અને ચિંતા નામે નહીં ચિંતા નામે નહીં એવું કરી આપીશું આરામ પુષ્કર જબરજસ્ત આરામ તો તમારો તો કે જે તમારો બહુ મોટો આભાર થશે આભાર કરાવવા નથી આયા તમારો અમારા આ ધંધો જ છે ખરો ધંધો ખાઈ કાઢે તારા કોઈ ના આભાર તો ડાક્ટર ન માનો બિચારે હમો કરે આપણું ઘડિયાળ આ છાતી નું ઘડિયાળ હમો કરી આપે તો એનો આભાર માનો આ તો આભાર માનવાનો ના હોય પછી લેવા દેવાનું ના હોય પૈસા લેવાની ચીજ પૈસા એ લેવાની કોનું હોદું લેવાનું નહીં કશું લેવાનું એટલે આભાર તમે આ લોકો લે કોણ એના કરતા તમે કઈ એક રવા દો તો બીજા કોઈને આપજો રસ્તે સરસ <coughs> કૃષ્ણને ગમ્યું કૃષ્ણને ગમ્યું બેસવાનું સારું છે પસંદ પડ્યું હાજી બિલકુલ જુઓ પછી હા લક્ષ્મી તો બધા કરશે એક બાજુ શાંતિ બહુ રહેશે આઈ બાજુ બે ના હોય તો કઈથી ખરીદી લાવો છો આપડે ક્યાં શાંતિ ખરાબ થઈ જાય થી ખરીદી લાવો છો શું ખલાસ થઈ જાય શાંતિ શાંતિ હા એ તો અંદર જ ગોતવાની એ તો અંદર જ ગોતવાની અંદર જ ગોતવાની અંદર જડી પછી આપણે અંદરમાં આત્માને ગોતવાની રાતે ઊંઘ ઉડી જતી નથી શું ઊંઘ કોઈ ટાઈમે ઓછી જાય ઉડી જાય ઉડી જાય દુનિયા પડી જશે એવું લાગે છે દુનિયા તો નહીં પડે આપણે પડી જઈશું દુનિયા ના પડવાનું આપણે પડી જઈશું આપણે સેહત ઓછી થઈ જાય છે હવે અમારે આંખમાં તકલીફ થઈ ગઈ છે હું ગયો તો અમારે અંદર કોઈ એક બાજુ ખાનગી પૂછે છે વ્યક્તિત્વના અમુક પ્રશ્નો હોય જેમાં આપની ખૂબ ખૂબ સહાય મળી રહે છે આપની ખૂબ જ મને સહાય મળી જેને આપ એટીકેટ કહો છો તે વ્યક્તિત્વના અમુક પ્રશ્નો હોય જેમાં આપની ખૂબ જ મને સહાય મળી મને હા મને જેને આપ એટીકેટ કહો છો તે પછી આપ સ્ત્રી આપ સ્ત્રી સામે બરાબર આ વિશે આપ કઈ કહો એવી વિનંતી એટલે આ ત્રણ પ્રકારનું હોય છે વ્યક્તિત્વ એક આપત્તિ આવે ત્યારે ક્ષમતા અને ત્રીજી છે હોય તે માટે આપ કઈ કહો એટલે ત્રણેય પ્રકાર હોય એના માટે આજે આપ આ ત્રણ સમાધાન થયેલું છે આ ત્રણેયનું કઈ રીતે સમન્વય કરાય હા પણ તો એક જ એક જ વાક્ય શું કેવું લખો ને એક જ વાક્ય આ દુનિયામાં જવાનું ના હોય એક્સટેન્શન એક્સટેન્શન લાયા છો બધા એક વખત એક્સટેન્શન કરાવી છે <laughs> બધી કરાવી હજુ એક્સટેન્શન માગ્યું નથી એટલું માગી દેવા જેવું કે એક્સટેન્શન ગવર્મેન્ટ પાસે તો ભાઈ વધારે સો વર્ષ બધા આપો કે અમે મલેશિયા પર ધંધો કર્યો છે ત્યારે નિવડો આવે કઈ આ તો ગમત કર્યો ધંધા ધંધા તો કર્યા તમે કશું કરેલું નહીં ના ના કોને કરેલું આ બધું અમારું મળીને કરીએ છીએ તમે હું તો હવે થોડું ઘણું કન્ટ્રીબ્યુટ કરું છું શરૂઆત મેં કરેલી શરૂઆત શરૂઆત કરેલી હવે હું થોડું ઘણું કરું છું હા બરોબર તમે જ કમાયેલા ને ના એ તો હવે બધા જોઈન્ટ ફેમિલી છે હવે તો બધા ભેગા છે એ બધાની પુરુષાર્થી જે કંઈ મળે છે ને અમારા બધાના પુરુષાર્થી ને અમારા ભાગમાં હોય એ બધું હા બધું પુરુષાર્થી બધું કમાય છે તો બધા ખોટ લાવતા નથી ને ખોટ લાવતા નથી ને ખોટ ખોટ નુકસાન હા નુકસાન બી થાય કોઈ જાડા થાય છે વિચારે સેશન હતો સેવન્ટી ફોર સેવન્ટી ફાઈવ માં તો ખોટ બી થઈ ગઈ પટવા મહેનત કરી પડે ફરીથી તો વધારે મહેનત કરવી પડે વધારે મહેનત કરવી પડે હમણાં પાછળ કોનો સંચાર કોણ છે આપણે વધારે મહેનત કરીને ખોટ આવે તો આપણે પૂછીએ નહીં ભગવાન કે ભાઈ ભગવાન આવો કાયદો છે તમારે તો કોનો આ દોરી સંચાર કોનો છે સમગ્રતાનું ધ્યાન રહે એવું એવું હોવું જોઈએ આ ત્રણ વસ્તુ માંથી એક કરવા જઈએ તો બીજું ચૂકી જવાય પણ ત્રણેય નું સમગ્રતા પૂર્વક સત્યની મુક્તિ જે છે ને એને બધું જ રે આવી છે એવડો મોટો ઘડો છે બધા વાહણોમાં નાખો તો કટવાઈ જાય સત્ય ને મુક્તિ સત્યની મુક્તિ શું તમે હું મંજુબેન છું એ પોતાનું નામ છે નામ ને પોતે માની બેઠા છે એ ભ્રાંતિ છે અને હું કોણ છું એ ભાન થાય એટલે મુક્તિ થાય મુક્તિ થાય બસ હું કોણ છું એ ભાન એ જ્ઞાની ગુરુ સિવાય કોઈ ભાન કરાવી શકે નહીં એ ગુહ્ય તત્વનું દાન જ્ઞાની ગુરુ સિવાય કોઈ કરી શકે નહીં કરાવી છે એટલે શું થાય બધા પ્રશ્નો આવી ગયા કોઈ પ્રશ્ન જ ઉભો રહેતો ધંધો તો ઉભું જ નહીં રહેતો ધંધો તો દોડે જ જાય બ્રહ્મચર્ય બધા બ્રહ્મચર્ય બધા ધંધો ક્યાં દોડધામ કરી બધા બધા પ્રશ્નો આવી જાય એટલું જો સમજે પછી બીજું કઈ પહેલા રહેતું જ નથી આત્માની પ્રતિ ના થતી હોય ત્યાં શું થાય આત્માની પ્રતિ ના થતી હોય ત્યાં શું થાય પ્રતિ કરાવીએ ને પ્રતિ કરાવીને જલ્દી એ જંપી પ્રતિ એકલો નહીં અનુભવ સાથે અનુભવ સાથે હવે લોકો કે સાકર કરી છે સાકર કરી છે શાસ્ત્રકારો કહ્યું સાકર કરી છે બધા કે ગરી ગરી પણ આપણે પૂછીએ ગરી એટલે શું એવું જાણતો નથી શું અગર જે ખાધું હોય ગોળ બોલ તેના જેવું બોલે કે ગોળ જેવી છે શેરી જેવી છે ફલાણા જેવી છે એ બધી કલ્પનાઓ કર્યા કરે એટલે સાકર અમે થતા મોડા મૂકીએ ને એટલે બોલવું ના પડે મારે તમારે ના બોલવું તમે કહો હું સમજી ગયો હું કહું તમે હું સમજી ગયો સાકર ખાય એટલે લાગે લાગે ખબર ના પડે એવું હા સાકર ખાવી છે મંગાવી રાખું થઈ હતી કાલે હતી તો થઈ ગઈ બધી બીજી મંગાવી લાવી પડશે એક ગુણ ત્રણ ખારી મંગાવી રાખી તમારા દર્શન થયા ત્યારથી સાકર ખાઈ રહ્યા છે વ્યક્તિત્વ પ્રશ્નો બંધ થઈ મુશ્કેલી બંધ થાય બધું બંધ થઈ જાય એનું નામ છે તે મુક્તિ મુક્તિનું બીજું નામ પોતાના સ્વરૂપનું અનુસંધાન શું નિરજ નું ભાન એ મુક્તિ હજુ જાણું એ જ હજુ જાણું છે કે વિશ્વ નું જે સત્ય છે આ બધું જાણે કોઈ જાણવાનું બાકી ના રહ્યું તમારે ફરી કાગળ પર લખવાનું ના હોય પ્રશ્ન ઉભો થાય તો લખે ને પ્રશ્ન જ ઉભો ના થાય ભાઈ જે આમ પ્રશ્ન ઉભો થાય ઉત્તર સોલ્યુશન બધું થાય છે ને તમારે જાતે જ સોલ્યુશન કરે આ વિજ્ઞાન જ સોલ્યુશન કરે કોઈ એવો પ્રશ્ન નથી કે આ વિજ્ઞાન સોલ્યુશન ના કરતો એ તમારી જાતે અને બહારના સંજોગ ઉભી છે તેટલી મુશ્કેલીઓની કિંમત મુશ્કેલી તમે જોયેલી મુશ્કેલી મુશ્કેલી જોઈ મુશ્કેલી ઘણી વાર ઘણી વાર જોઈ બહુ મજા આવતી મુશ્કેલીમાં મજા આવે ના આવે એ તો ફાઇટ કરવું પડે એ તો ફાઇટ કરવું પડે એમ મુશ્કેલી તો ફાઇટ જ કરવું પડે ફાઇટ જતી રહે પછી નહીં ફાઇટ કર્યા પછી જીત થાય ત્યારે આનંદ આવે ફાઇટ કરીએ પછી આપણે જીતીએ ત્યારે આનંદ આવે નહીં તો નહીં ફાઇટ ચાલુ રાખવાની ફાઇટ ચાલુ કરતા કરતા માથાનો દુખાવો ઉભો થયો તો પછી છૂટી જશું આ સંસારમાંથી બીજો શું પછી આ સંસારમાંથી છૂટી જઈશું ફાઇટ કરનાર તમે માથું કરજો આપણે બી કરવું પડે હાલત ઉપર છે માથું કરે એકવાર આપણે કરવું પડે તો હાલત ઉપર પણ માથું આખું થાય કરો દુખાવો શરૂ થઈ ગયો છે કરો હા હવે કે દુખાવાની દવા પહેલી કરો દુખાવો થાય તો દવા તો કરવી જ પડે દુખાવો થાય કે દવા તો કરવી જ પડે હા તાર ફાઇટ બંધ કરવી પડશે અને ફાઇટ ની વરી તો ચાલુ હોય એની વરી તો આખો દર કઈ યાદ કરે વરી ના કરવી એની એનો માર્ગદર્શન જોઈએ એને માટે જ આવ્યો છું વરીજ ના કરવી પડે એના માર્ગદર્શન માટે જ આવ્યો છું નહીં એ તો બધું બંધ કરી આપીશ હા બધી કોઈ વરીજ ના રહે અને ધંધા નિરાંતે કરો તો અને સિનેમા જોવા જવું તો જજો વરીજ ના કરી અહીં કોઈ બંધન નથી આ વિજ્ઞાન એનું નામ કહેવાય બંધનમાં રાખે નહીં કાર્યકારી હોય શું કહ્યું બંધનમાં રાખે નહીં કાર્ય શું કહે રાખતો હોય બાધા આખડી લેવડાવતો એને વિજ્ઞાન કેમ કહેવાય બાધા આખડી એટલે જે સુખમાં આવતું તે સુખ જતું રહી તમારું સુખ વાળું તું મય ફરું છું બીજું વાર રોજ આવું તું છે એ છું તું હા મેં ભૂલથી બોધો લીધેલો હવાર માથે તો તું મને સમજણ ભાઈ એટલે હું તરત સમજી જઈશ કે આ મૂકી દેવાની છે ભૂલથી બોધો માથે લીધેલો ભાઈ તે તું મને સમજણ ભાઈ તું સમજી જઈશ કે આ મારા ભૂલથી લીધેલો નીચે મૂકી દો વગર કોમે વજન ખમવું ખબર ને તે અમે ઉતારવાનું તો ના કહીએ અમે તો ભૂલ ક્યારેક ગયા બોજામાં આવું આમ કરવાથી બોજા મજા આવે ખરી એમ કરતા કરતા એની ભૂલ પોતાની સમજાય ત્યાં ભૂલથી બોજો લીધો પછી મેરેજ મૂકી દે એક મિયાબી હતો તે ટટ્ટુ પર બેઠો હતો ને ઉપર માથા પર ભાર લીધો હતો ચાગલો ભારો માથા પર લીધો આ ટટ્ટુ પર ઘોડા પર બેઠો પછી ચાલો ભારો માથે આપો લીધો કારણ મિયા બહુ દયાળ હતો અને શરીરે બહુ કેટલા કિલો બહુ દયા કહેવાય મને ખબર નથી પણ શરીરે મજબૂત ઘોડા કરતા લગભગ ઘોડા જેટલા જ વચન ઘોડું હતું ટટ્ટું બિચારું ગરીબ મિયા ભાઈ ગરીબ માણસ ક્યાંથી લાવે ઘોડું ટટ્ટું લઈને ચારવા જાય ખેતરમાં ચારો ચરાવડે પાછું તેજ લાવે ત્યારે કોઈ બેસીને જાય બેસીને આવે બીજી કઈ માથાકૂટ ના કરે પણ બેસતા ઊંચા હાય બે બે હા કેમ ક્યાંક બે તૂટી જશે તો એટલે ઊંચા હાય બે પણ તેમાં એક વખત લાલચ ભેગું થઈ લાલચ ભેગી થઈ રસ્તા વિજ્ઞાન કે છે શું કામ સાહેબ કે મેં કે એ ચાર કપ એ ચાર લઈ જાઓ કે એટલે મફતમાં મળી લીલી ચાર મફતમાં મળી એટલે મનમાં લાલચ થઈ લાય લઈ જવું ઘોડા માટે અને સરસ હતી મનમાં વિચાર કર્યો કે આ ઘોડા પર મૂકીશું ઘોડાનું વજન થશે અને ઘોડું મરી જાય સારું લાય એટલે હું જ વજન લઈ લઉં એ વજન એ પછી માથે લઈ લીધું બિચારા શું એટલે આગળ જતા જતા એક જણ કહે છે, ખાન સાહેબ ये क्या है तो क्या भाई तक तुम्हारा दिल